હેન્ડલ સમાધિ દાદા મને ચાર ચાર કલાક સમાધિ રહે છે સમાધિ રહે છે ત્યારે તો રહે છે બરાબર છે પણ પછી એ થોડી ઘણી જતી રહે છે એ તો જતી જ રહે ને તો એ ટેમ્પરરી સમાધિ કહેવાય કે પર્મનન્ટ એ તો ટેમ્પરરી જ કહેવાય ને આ જગતમાં ચાલે છે તે બધી ટેમ્પરરી સમાધિ છે જળ સમાધિ છે સમાધિ તો નિહિક્લેશ અને નિરંતર રહેવી જોઈએ આ તો બધી ટેમ્પરરી સમાધિ કરે છે તમે સમાધિ એટલે શું સમજ્યા છો એમાં મન એક જગ્યાએ અમુક કાળ સુધી ટકાવી રાખવું હોય તો તે રાખી શકાય પણ એમાં લાભ શો પ્રાણોને કંટ્રોલ કર્યો તો લાભ થાય પણ કાયમની ઠંડક થાય આ તો સગડી પાસે બેસે તેટલો વખત ઠંડી ઉડે પછી એની એ જ ટાઢ સગડી તો કાયમની જોઈએ કે જેથી કાયમ ટાઢ જ ના લાગે સમાધિ તો જુદી જ વસ્તુ છે હાથે જો પંખો નાખવાનો હોય તો હાથ દુખે ને ઠંડક થાય એવી હેન્ડલ સમાધિ શા કામની નાક દબાવવાથી સમાધિ થતી હોય તો બાબાને પણ નાક દબાવવાથી સમાધિ થાય તો જરા નાના બાબાનું નાક દબાવી જોજો એ શું કરશે તરત જ ચીડાઈને બચકું ભરી લેશે આ શું બતાવે છે કે આનાથી તો કષ્ટ થાય છે એવી કષ્ટ સાધ્ય સમાધિ શા કામની સમાધિ તો સહજ હોવી જોઈએ ઉઠતાં બેસતા ખાતા પીતા સમાધિ રહે તે સહજ સમાધિ અત્યારે હું તમારી સાથે વાત કરું છું ને નાક તો દબાવ્યું નથી તો સમાધિ હશે ને હું નિરંતર સમાધિમાં છું અને કોઈ ગાળ ભાંડે તોય અમારી સમાધિ ના જાય આ નાક દબાવીને સમાધિ કરવા જાય એ તો હઠયોગ કહેવાય હઠયોગથી તો સમાધિ થતી હશે આ ગુરુનો ફોટો જો કોકે ઉઠાવી લીધો હોય તોય તેને મહી ક્લેશ થઈ જાય સમાધિ તો નિહિક્લેશ હોવી જોઈએ અને તે પાછી નિરંતરની ઉતરે નહીં એનું નામ સમાધિ ને ઉતરી જાય એનું નામ ઉપાધિ છાંયડામાં બેઠા પછી તડકામાં આવે એટલે અકળામણ થાય એવું આધિ વ્યાધિને ઉપાધિમાંએ સમાધિ રહે એનું નામ સમાધિ સમાધિ તો પરમેનન્ટ જ હોવી જોઈએ